એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા ભોળા ભોળા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે તો રાજકોટમાં બેઠા બેઠા હર્ષિયુભાઈ વાર્તા સાંભળે છે આવો આવો હર્ષિયુભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની મીઠી મીઠી વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બહાદુર છોકરો ધ્યાનથી સાંભળજો મહારાજ મહારાજ એક ખેડૂતના છોકરાએ આપણા ઊંટને મારી નાખ્યું છે મહારાજ રાજાના દરબારમાં આવીને સેનાપતિએ આવું કહ્યું ઊંટના રક્ષકે જોધપુર નરેશ મહારાજા યશવંતસિંહ પાસે આવીને ફરિયાદ કરી આવી એ છોકરાને હમણાં જ પકડીને મારી સામે હાજર કરો મહારાજાએ એક સિપાહીને હુકમ કર્યો મહારાજાના હુકમથી છોકરાને પકડીને રાજસભામાં હાજર કરવામાં આવ્યો કેમ એલા છોકરા તે ઊંટને મારી નાખ્યું છે મહારાજે ધમકી આપતા હોય એવા અવાજે પૂછ્યું જી હા છોકરાએ ગભરાઈ ગભરાયા વિના જવાબ આપ્યો શા માટે માર્યું ઊંટે તારું કાંઈ બગાડ્યું હતું છોકરાએ શાંતિથી જવાબ આપ્યો હું મારું ખેતર સાચવતો હતો મહારાજ ઊંટોને આવતા જોઈને મેં તમારા ઊંટના રક્ષકોને ખેતર તરફ ન લાવતા બીજી બાજુ લઈ જવા માટે ઘણું કહેલું પણ મારી વાત તમારા રક્ષકોએ સાંભળી નહીં મહારાજ હવે આપ જ વિચાર કરો કે અમારો પાક નષ્ટ થઈ જાય તો અમે આખું વરસ ખાઈએ શું આથી ઊંટે જ્યારે મારા ખેતર ખેતરમાં દાખલ થઈ અને બધો પાક ખાવા માંડ્યો ત્યારે મેં ઊંટ પર એક ઘા કર્યો અને ઊંટ બિચારું ત્યાં મરી ગયું હવે હું શું કરું તમે જ કહો છોકરાને હિંમતથી બોલતો સાંભળીને મહારાજ તો મનમાં વિચારવા લાગ્યા કે હા છોકરો મોટો થઈને આપણા રાજ્યને ઉપયોગી માણસ બને એવો છે આપણી મદદ કરે એવો છે જો એને એક તક આપવામાં આવે તો અને આખરે મહારાજાએ નિર્ણય કરી લીધો ભાઈ હો ખેડૂત છોકરાને દરબારમાં નોકરી મળી ગઈ પછી તો આ છોકરો હર્ષિવભાઈ જુવાન થયો મોટો થયો અને મહારાજા યશવંતસિંહના રાજ્ય પર પેલા ઔરંગઝેબે હુમલો કર્યો ને ત્યારે યશવંતસિંહની રાણી અને એના દીકરાની રક્ષા કરી આ છોકરાએ અને ભાઈ ઇતિહાસમાં છોકરો વીર દુર્ગાદાસ ને નામે જાણીતો છે હો તમે વીર દુર્ગાદાસનું નામ સાંભળ્યું છે ને હા ત્યાં એ છોકરો હતો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો